એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પુષ્ટિ અને મહેર આવ્યા છે વાર્તા સાંભળવા અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને પૂર્વી દીદીની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આ એમણે મને કહી છે હું તમને કહું છું સાંભળજો હો વાર્તાનું નામ છે રંગબેરંગી પતંગિયું <laughs> એક હતું પતંગિયું સાવ નાનકડું એક સુંદર મજાની સવારે આ નાનકડું પતંગિયું એક કોશેટો તોડીને બહાર આવ્યું તમે જોયો છે ને કોશેટો પતંગિયું એમાંથી જન્મે આ મમ્મી પપ્પાને કહેજો કોસેટો બતાવે તો ભાઈ એક હતું પતંગિયું સાવ નાનકડું એક સુંદર મજાની સવારે આ નાનકડું પતંગિયું આ કોસેટો તોડીને બહાર આવ્યું નાના નાના પગ નાની નાની પાંખો આખું સફેદ રંગનું હો એટલે કે ભાઈ તેની બે પાંખો દૂધ જેવી સફેદ થોડી વાર તો તેણે આળસ મરડી આ એમ કરીને હો આંખો પટપટાવી અને આમ તેમ તેમ આમ આમ તેમ જોયા કર્યું આસપાસના બધા જ ફૂલો પાંદડાઓ ઝાડવાઓ પંખીઓ આ નાનકુડા એવા સફેદ પતંગિયાને જોતા જ રહી ગયા એટલું સુંદર હતું હોય તો થોડીક વાર થઈ ત્યાં તો પોતાની નાની એવી પાંખો ફેલાવીને ધીમેથી આ પતંગિયું તો માંડું ઉડવા એક ફૂલ પરથી બીજા ફૂલ પર બીજા ફૂલ પરથી ત્રીજા ફૂલ પર ત્રીજા ફૂલ પરથી ચોથા ફૂલ પર ક્યારેક તો એ નાનકુડું ઉડતા ઉડતા ગબડી પણ પડતું હો એક ડાળ પરથી બીજી ડાળ પર જાય અને બીજી ડાળ પરથી ત્રીજી ડાળ પર પણ જાય એ તો એને તો બહુ મજા આવી જુદી જુદી સુગંધ એને ગમવા લાગી દરેક ફૂલ તેને બોલાવે હો અહીં આવ અહીં આવ એ પતંગિયા અહીં આવ બધા ફૂલો પણ તેને જોઈને હરખાય જેવું આ સફેદ પતંગિયું ફૂલ ઉપર બેસે કે તરત જ ફૂલ પણ પોતાની લીસી લીસી પાંખડીથી હળવેક રહીને પતંગિયાને વાલી વાલી કરે વાલ કરી લે હો આ નજીકમાં જ એક સરોવર હતું સરોવરમાં ખીલેલા કમળ તો આ નાના એવા સફેદ પતંગિયાને જોઈને નાચી જ ઉઠ્યા અને બધા કમળના ફૂલ ગીતો ગાવા લાગ્યા આવ રે પતંગિયા આવ રે પતંગિયા નાચ રે પતંગિયા નાચ રે પતંગિયા હસ રે પતંગિયા હસ રે પતંગિયા આવ રે પતંગિયા આવ રે પતંગિયા પતંગિયું તો તરત જ આ સરોવરના એક સુંદર મજાના કમળના ફૂલ પર જઈને બેઠું ભાઈ પણ ત્યાં તો જાત જાતના અને ભાત ભાતના રંગબેરંગી કેટ કેટલાય નાના મોટા પતંગિયાઓ ઉડતા હતા બોલો રંગબેરંગી આ બધા રંગબેરંગી પતંગિયાઓને જોઈને આ સફેદ પતંગિયાને તો બહુ નવાઈ લાગી હો કે બધા જ પતંગિયાઓની પાંખો તો જુદા જુદા રંગોની છાંટવાળી રંગેલી છે ગુલાબી જાંબલી વાદળી કથ્થાઈ લાલ લીલો પીળો એમ કેટ કેટલા રંગોની મેળવણીથી બધા પતંગિયાઓની પાંખો દેખાતી હતી અને એ તો બધા કેવા સુંદર લાગતા હતા પાછા દરેક પતંગિયાની પાંખોમાં તો જુદી જુદી ભાત અને આકારો હતા અને પોતે તો પોતે તો સાવ કોરું કટ ધોળું ધપ સાવ સફેદ પોતાને તો કોઈ રંગ જ નહીં ને આ બધા રંગબેરંગી પતંગિયાઓને જોઈને તે તો ઉદાસ થઈને કમળના ફૂલ ઉપર બેસી ગયું આ નાના એવા સફેદ પતંગિયાની આંખમાંથી આંસુનું એક ટીપું એક કમળના ફૂલની પાંખડી પર રેલાઈને સરોવરમાં પડ્યું કમળ અને સરોવર તો તરત જ પતંગિયાને ફોસલાવવા લાગ્યા રમાડવા લાગ્યા બોલો પણ પેલું ઉદાસ પતંગિયું કહે મને પણ બીજા પતંગિયાઓની જેમ રંગબેરંગી થવું છે અને ભાઈ પછી તો તરત જ સરોવરે દરેક કમળના ફૂલના કાનમાં કંઈક કહ્યું એમ કે ગણગણું સરોવર તો થોડાક પતંગિયાઓ આવ્યા અને આ સફેદ પતંગિયાનો હાથ પકડીને કહ્યું ચાલ મારી સાથે તને આ રંગોની દુનિયાથી લથબથ કરીએ <laughs> આ વાત સાંભળીને સફેદ પતંગિયું તો ખુશ ખુશ થઈ ગયું ઓ ભાઈ અને તરત જઈને બેઠું લાલ ચટક કમળના ફૂલ પર થોડીક વાર થઈ એટલે કમળે પોતાની એક કૂણી કૂણી પાંખડીને સરોવરના પાણીમાં ઝબકોળી અને સફેદ પતંગિયાની પાંખો ઉપર પાણીનો છંટકાવ કર્યો અને ભાઈ એ સાથે જ સફેદ પતંગિયાની પાંખો ઉપર તો લાલ રંગના ટપકાઓની સુંદર મજાની ભાત ઉપસી આવ્યો પછી તો આ પતંગિયું જઈને બેઠું એક કેસરી કમળ પર કેસરી કમળના ફૂલે તો તેની એક પાંખડીની ઝીણી ઝીણી અણીથી સફેદ પતંગિયાની પાંખો પર ગલગલિયા કર્યા <laughs> ગલી પછી કરી અને એ સાથે જ પેલા સફેદ પતંગિયાની પાંખો ઉપર કેસરી રંગના સુંદર મજાના લીસોટા ઉઠ્યા ભાઈ અને ભાઈ આ સફેદ પતંગિયાના હરખનો તો કોઈ પાર જ ન રહ્યો તે તો પોતાને સરોવરના પાણીમાં જોઈ જોઈને જે ખુશ થાય જે ખુશ થાય કે કહેવું જ શું ને પછી તો તે જઈને બેઠું એક પીળા રંગના કમળના ફૂલની ઉપર પીળા રંગના કમળના ફૂલે તો પોતાની એક પાંખને સફેદ પતંગિયાની ઉપર સરની નીચો વીજ નાખી બોલો અને જાણે કે પતંગિયા ઉપર પીળા રંગનો વરસાદ વરસ્યો પતંગિયું તો નાવા જ લાગ્યું અને જોયું તો પોતાની પાંખ ઉપર પીળા રંગની જુદા જુદા આકારની ભાત ઉપસી ગયેલી હો અને આમ પતંગિયું તો લાલ કેસરી પીળા રંગની જુદી જુદી ભાત સાથે રંગબેરંગી પતંગિયું બની ગયું ભાઈ અને બીજા રંગબેરંગી પતંગિયાઓ સાથે એ તો જુદા જુદા ફૂલો ઉપર જઈને નાચવા કૂદવા લાગ્યું <laughs> તો ભાઈ અત્યારથી સફેદ પતંગિયું રંગબેરંગી બની ગયું અને ભાઈ આ પતંગિયું ત્યારથી ખુશ ખુશ રહે છે હસે છે નાચે છે અને આનંદમાં રહે છે ઓ ભાઈ તો મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો